એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દુબઈમાં બેઠા બેઠા હુસેનભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન તબસ્સુમ પણ છે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે પોથીનો કીડો <laughs> પોથી હોય ને ચોપડી મોટી મોટી જાડી જાડી એને પોથી કહેતા પહેલાં એમાં ક્યારેક જીવડા પડે ઉધય થાય ને ચોપડામાં તમે ધ્યાન ન રાખો તો એમાં કીડા પડે તો એ પોથીનો કીડો અને એની વાર્તા છે ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતા પંડિત એ તો બહુ મોટા વિદ્વાન હતા અને લાખ લાખ માણસો એમની કથા સાંભળવા આવતા હો પંડિતો કથા કરે ને હા તો ઘણા બધા માણસો એમની કથા સાંભળવા આવતા એમની પાસે કથાની બહુ મોટી પોથી હતી કથાની ચોપડી હતી એકવાર એમની તબિયત બગડી એટલે એને લીધે પંડિતથી કથા કરવા જવાયું નહીં અને પોથી તો પડી રહી ઘરમાં ઘણા દિવસ સુધી એટલે એ પોથી ઉપર એક વખત ઉદયનો કીડો ચીડ્યો હા કીડાએ પોથી ચાખી એ ચાખી તો એને તો ખૂબ ભાવી એણે ધીરે ધીરે પોથી ખાવા માંડી આખી એ પોથી પહેલા પાનાથી તે છેલ્લા પાના સુધી દોરી પરોવો એવી કાણી થઈ ગઈ ભાઈ ઠેક ઠેકાણે કાણા પાડી દીધા કીડાએ સાજા થયા પછી કથા કરવા જવાનું થતા પેલા પંડિતે પોથી સંભાળી કે લાવો પોથી લઈ લઉં અને જોયું તો આખી પોથી આર પાર ખવાઈ ગઈ હતી હો પંડિતને કીડા ઉપર ખૂબ ગુસ્સો ચડ્યો એણે કહ્યું અરે કીડા તે આ શું કર્યું તને બીજું કંઈ ખાવાનું ન મળ્યું તો તું અહીંયા પોથીમાં પેઠો કીડાએ નવાઈ પામીને કહ્યું કેમ શું આ પોથી ખાવાની ચીજ નથી મને તો બાપુ એ બહુ મીઠી લાગી પંડિત કે અરે પણ તું જાણે છે એ પોથી ચીજ છે તે અરે એ તો બહુ મોટી ચોપડી છે કીડો તો કે બસ એ જ ને એથી એ લાંબુ લાંબુ નામ આપો મને કાંઈ વાંધો નથી પંડિત કે અરે આ તો બહુ મોટું પુરાણ છે પછી તો પંડિતે ખીજાઈને કહ્યું અરે મૂરખ એમાં તો જ્ઞાનનો ભંડાર છે વિદ્યાઓ ભરી છે અને ઘણું બધું ડાહ પણ ભર્યું છે આ સાંભળી સાંભળીને તો બધા ડાહ્યા થાય છે કીડો તો કે જ્ઞાનનો ભંડાર વિદ્યાનો ભંડાર ડાપણનો ભંડાર જે કેવું હોય તે કહો પણ મારે મન એ શું છે તે જાણો છો તમે પંડિત કે ના એ શું છે તારે મન ઉધઈના કીડાએ ઠાવકું મોઢું કરીને કહ્યું મારે મન આ તમારી વિદ્યાની પોથી છે ને એ કેવળ ખાવાની ચીજ છે ભાઈ હું તો એને ખાઈ જાણું પેટ ભરવાની ચીજ છે તમે ભલે ને એને પુરાણ કહો પણ હું જાણું છું કે એમાં માત્ર કાળા કાળા ડાઘા છે એ ડાઘા જોઈને હું તરત સમજી ગયો કે આમાં કાંઈ માલ નથી આનો કાંઈ ખપ નથી બધું ધૂળ ને રાખ એટલે મેં એને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી ખાઈ નાખી અને એની ધૂળ ને રાખ કરી દીધી કહો આમાં મેં શું ખોટું કર્યું છે આ ધૂળ ને રાખ નથી તો બીજું છે શું પંડિતે માથું કૂટીને કહ્યું અરે મૂરખ હું તને કેમ કરીને સમજાવું કે આમાં શું છે હસીને કીડો કે નથી સમજાવી શકતા ને તો હું તમને સમજાવું સાંભળો દરેક ડાયો માણસ સમજે છે કે પોતાને જે ન સમજાય એ બધું ધૂળ ને રાખ છે નકામું છે એટલે એનો નાશ કરવો એ જ એનો એકમાત્ર ઉપયોગ હું ડાયો છું તેથી આ સમજુ છું તમે ન સમજો તો તમારા નસીબ અને ભાઈ પછી તો પંડિતે કાંઈ બોલવાનું રહ્યું નહીં હો એ તો કીડા ઉપર અફસોસ કરીને ચાલ્યા ગયા તો ભાઈ આવી હતી આ પોથીના કીડાની વાર્તા તમને બધાને મજા પડી તો આ વાર્તા તમે તમારા ભાઈબંધ ને બેનપણીને કહેજો ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ને આવજો